એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા નિષ્ઠાબેન વાર્તા સાંભળે છે અને રાજુલામાં બેઠા બેઠા સરસ્વતી વાર્તા સાંભળે છે આવો આવો નિષ્ઠાબેન સરસ્વતી સરસ્વતીબેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે જીભ હરાવે ને જીભ જીતાડે આ એક હતા પંડિત એમને દાનમાં એક વાછરડો મળ્યો હતો વાછરડો તો આ ભગવાન શંકરના નંદી જેવો જ દેખાય પંડિતે નામ રાખ્યું નંદી નંદીની બહુ લાલન પાલન કરે પંડિતજીઓ અને પછી તો સમય જતા નંદી છે ને ખાસો મોટો બધો યુવાન બળદ થઈ ગયો હવે તો પંડિત એને નંદીની જગ્યાએ નંદીશ્વર કહેવા લાગ્યા ઓ મારો નંદીશ્વર અરે મારો નંદીશ્વર એમ કેવો પંડિત નો પ્રેમ જોઈને નંદી બળદ છે ને એક દિવસ પંડિત ને કે પંડિતજી તમે શહેરમાં જાઓ કોઈ વેપારીને કહો કે મારી પાસે એક અલૌકિક બળદ છે બળવાન બળદ છે એવું કહો અને એની સાથે પચાસ ગાડા ખેંચી શકે એવી શક્તિ છે એવું કહેજો વેપારી ન માને તો તમારે શરત લગાવવાની હો મારો બળદ જો પચાસ ગાડા ન ખેંચે તો બે હજાર સોના મોહર આપું અને બળદ મારા કહ્યા પ્રમાણે કરે તો ચાર હજાર સોના મોહર તમારે આપવી એવી શરત તમારે લગાવવાની હો પંડિતજી જાઓ શહેર પંડિતને બળદના બોલવા ઉપર વિશ્વાસ ન બેઠો કેમ કે પચાસ ગાડા કાંઈ એક બળદ ખેંચે એ વાત જ મનાય નહીં બળદે કહ્યું મારી વાતમાં વિશ્વાસ કરો પંડિતજી તમે આ જ રીતે ધનવાન થઈ શકશો પૈસાવાળા થઈ શકશો હું કહું છું ને પંડિતજી તો આશ્ચર્યમાં પડી ગયા એમને તો થયું કે બળદ માણસની જેમ બોલી પણ શકે છે પંડિતજી કે શું તું આ સાચું કહે છો હું શરત જીતી શકીશ હું ધનવાન થઈ જઈશ ચોક્કસ થઈ ન શકે એવી વાત હું કરું જ નહીં અને આપને સલાહ આપું પણ નહીં આખરે પંડિતજીએ શહેર જવાનું કબૂલ્યું હો કે હા તો તો હું જવો જ તે પંડિતજી તો પહોંચ્યા શહેરમાં નગર શેઠની હવેલીએ નગર શેઠ તો બહુ પૈસાવાળા હતા પંડિતજીને નગર શેઠ ઓળખતા હતા એમણે મીઠો આવકાર આપ્યો આવો આવો પંડિતજી કેમ આવવું થયું એમ પૂછ્યું ખાસ તો કાંઈ નહીં પણ મને થયું કે આ નગરમાં છે કોઈ એવો બળદ જે વધારેમાં વધારે ગાડા એક સાથે ખેંચી શકે નગર શેઠ કે આમ તો ઘણા બળવાન બળદો છે પરંતુ મારા બળદ જેવો બળવાન કોઈ પાસે નહીં હોય નગર શેઠે તો આવું કહ્યું એમ પણ શેઠજી મારી પાસે એવો એક બળદ છે જે પચાસ ગાડા પૂરા માલથી ભરેલા હોય ને એને એક સાથે ખેંચી શકે શું આપનો બળદ એની સાથે મુકાબલો કરી શકે પંડિતજી શું ટાઢા પહોરના ગપ્પા આંકવા આવ્યા છો આવી રીતે મજાક હોતી હશે અને એ પણ મારી સાથે અરે શેઠ આ મજાક નથી સાચી હકીકત છે મારી પાસે છે એવો બળદ અશક્ય બની જ ન શકે કોઈ પણ બળદ એક સાથે પૂરેપૂરા પચાસ ગાડા ભરેલા કેવી રીતે એકલો ખેંચી શકે એક હજાર સોના મોરની શરત લગાવી જુઓ નગર શેઠ મારો બળદ પચાસ ગાડા ખેંચે તો હું જીતું ને ન ખેંચે તો તમે જીતો પેલા નગર શેઠ ને થયું કે પંડિતજી એ આજે નક્કી પોતાનો મગજનો કાબુ ગુમાવી દીધો લાગે છે ગાંડા થયા લાગે છે નક્કી પંડિત હારવાનો એમણે તો શરત મંજૂર રાખી અને નક્કી કરેલા સમયે પચાસ ગાડા ભરીને શેઠે તૈયાર રાખ્યા હતા એમાં પથરા ભર્યા હતા ને માલ સામાન ભર્યો હતો આ બાજુ પંડિતજી તો પેલા નંદીશ્વરને લઈને આવી પહોંચ્યા મનોમન ગાડા જોતા વિચારવા લાગ્યા બસ થોડા સમયની વાર છે હું શરત જીતી જઈશ એક હજાર સોના મહોરો પછી મારી જ એક હજાર સોના મેં એકઠી કરી છે હું બે હજાર સોના માલિક બની જઈશ પછી તો હું બીજા બળદો ખરીદીશ શરતો લગાવીશ ને ધીમે ધીમે ધીમે નો સૌથી ધનવાન માણસ થઈ જઈશ પંડિતજી પંડિતજીએ નંદીશ્વરને માળા પહેરાવી અને સૌથી આગળના ગાડે જોઈતરો અને ગાડાની ધૂંસરીએ પંડિતજી પોતે બેઠા હો અને પછી તો રાસ હાથમાં લીધી અને કહ્યું ચાલ બે એ નંદિયા દોડ જલ્દી આ બે નંદિયા દોડ ખેંચ પચાસે પચાસ ગાડા દોડ નંદિયા દોડ પણ આ શું ભાઈ નંદી તો ન હાલે કે ન ચાલે પંડિતની આવી તુચકાર ભરી વાણીથી તો નંદીને ભારે દુઃખ થયું બળદને આ મૂરખ પંડિત મને અપશબ્દ બોલે છે હવે તો હું અહીંથી ચસકુએ નહીં એક ડગલું આગળ ન વધું મને કેવું કહે છે નંદિયા આગળ વધ નંદિયા આગળ વધ પંડિતજી તો રાસ ખેંચે એમ ડચકારા કરે પણ બધું નકામું અરે રે આ નંદિયાને શું થઈ ગયું છે કેમ મારી આજ્ઞા માનતો નથી નક્કી આજ મને શરતમાં હરાવશે અને બહેનું પણ એવું જો ભાઈ ઘણો સમય થયો પણ નંદીશ્વર તો ચસકે બીજો આમ નગર શેઠ હજાર સોનામોર જીતી ગયા અને પંડિતજી હારી ગયા પંડિતજી તો ઘેર જઈને કણસતા કણસતા ખાટલે પડ્યા થોડી વાર થઈ ત્યાં નંદીશ્વર આવ્યો પેલો બળદ આવ્યો અને પંડિતજીને કહ્યું ઊંઘી ગયા માલિક ઊંઘ સાની આવે હવે હું તો બરબાદ થઈ ગયો જીતવાના લોભમાં મારી હજાર સોના મોહર જે જેમ તેમ કરીને બચાવી હતી એ તારે ભરોસે ગુમાવી એમાં મારો શું વાક છે નંદીએ તો એવું કહ્યું તમારો વાક હા તમારો વાક તમે મને તુચકાર્યો કેમ મેં ક્યારેય આપનું નુકસાન કર્યું હતું ક્યારેય કોઈને શીંગડું માર્યું હતું ના ના તે એવું ક્યારેય કર્યું નથી પણ તું હવે અહીંથી ચાલ્યો જા નંદીશ્વરને પંડિતજી ઉપર દયા આવી હો અને કહ્યું પંડિતજી દુખી ના થાઓ અને મારી વાત સાંભળો મને ક્યારેય તુચકારતા નહીં મને ક્યારેય નંદિયા નંદિયા એવું ના કહેશો તમે ફરીથી શરત લગાવો જીત તમારી જ થશે પણ આ વખતે બે હજાર સોનોમરની શરત લગાવજો એક હજારની નહીં ફરી પંડિતજી શેઠ પાસે ગયા ફરી શરત માટે વાત મૂકી શેઠને થયું આ પંડિતજીનું ખરેખર ચસકી જ ગયું છે હવે મરવાનો જ થયો છે ભોગ એના શેઠે ફરી શરત કબૂલ રાખી હો શેઠ આ વખતે હું જ જીતવાનો આ એક વખત હજાર નહીં બે હજાર સોના મોરની શરત લગાવો બે હજાર શેઠ તો વિચારમાં પડ્યા હા ઠીક કબૂલ છે પછી તો ફરી માલથી ભરેલા પચાસ ગાડાને નંદીશ્વરને જોઈતરો અને એક જ આંચકા સાથે પચાસે પચાસ ગાડા રેલગાડીની જેમ સડસડાટ ચાલવા લાગ્યા હો ભાઈ શેઠ તો આ જોઈને હેબતા જ ગયા કે અરે રે એક બળદ પચાસ ગાડાને ખેંચે છે ચમત્કાર ખરેખર ચમત્કાર અદ્ભુત આ બળદ કોઈ અલૌકિક બળદ છે ભાઈ શેઠે શરત મુજબ બે હજાર સોના મોર પંડિતજીને આપી હો પછી તો અને પંડિતજી ખુશ થતા નંદીશ્વરને દોરતા દોરતા ચાલતા થયા પોતાને ગામ તો ભાઈ જે માણસ પોતાની જીભ સારી રાખે બધાયનું સારું બોલે એને ક્યારેય નુકસાન ન થાય હો હા નંદી નહીં નંદીશ્વર કેવા પડે અને બધાયનું સારું તો બોલવું પડે ને બધાયને કાંઈ વાંક ન કઢાય બધાયને તુચકારાય નહીં તો ભાઈ આવી હતી આ નંદીશ્વરની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ How Audio.